चिन्ता सन्तानहन्तारो यत्पादाम्बुजरेणव स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीला क्षीराब्धिशायनं लक्ष्मीसहस्रलीला सेव्यमानं कलानिधिं चतुर्भिश्च चतुर्भिश्च चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम इस्तीफा कोने करियो करो સંતદાસ ચોક વાર્તા પ્રસંગ એક થી છે ને વાર્તા પ્રસંગ એક તો સંતદાસ બહોત સંપન્ન હતે એટલે સંતદાસ ચોપડા ખૂબ પૈસા વાળા હતા લક્ષ રૂપિયા લક્ષ રૂપિયા તો લક્ષ રૂપિયા વ્યાપાર મેં દ્રવ્ય સબ ખોયો લક્ષ એટલે એટલે લાખ રૂપિયા નો વેપાર હતો તે લાખ રૂપિયાના દ્રવ્ય બધું ખોવાઈ ગયું એટલે ખોઈ દીધું કછું કછું ચોરન ને લિયો કછું રાજા દંડ લિયો એટલે થોડુંક ચોરો ચોરી કરી ગયા અને થોડુંક દંડ ભર્યો રાજાને પાછે નિષ્કિંચન ભય એટલે પછી દ્રવ્ય વગર એટલે ગરીબ થઈ ગયા પરંતુ મનમે આનંદ ભયો જો શ્રી આચાર્યજી કહે કહે તો ભયો એટલે તે મનમાં પણ એમને પ્રસન્નતા થઈ કે જે શ્રી આચાર્યજીએ કહ્યું તે થયું પાછે ચોવીસ ચોવીસ ટકા કી પૂંજી રહી તાકો લે કોડી બજાર મેં બેચન બેચન લાગે એટલે ચોવીસ ટકાની પૂંજી રહી તેને કોડી બજારમાં વેચવા લાગ્યા પૂંજી એટલે પૂંજી એટલે કેપિટલ મૂડી રૂપિયા તો કોન્ડેન કોન્ડેન કી ઢેરી પૈસા પૈસા કી ન્યારી ન્યારી ન્યારી કરી ઘર ધરતે कोडी अने पैसा ने अलग-अलग डगली करी अने राखता आप काहू से बोलत बोलते नाही એટલે પોતે કોઈના સાથે બોલતા નહીં લોગ લોગ પૈસા ધરી કે કોડી કે ઢેરે લે જાતે એટલે લોકો કોડીના ઢેરા લઈ જતા અને પૈસા મૂકી જતા 128 28 પૈસા નિત્ય કમાતે એટલે અઢાર અઢાઈ બે ને અડધો અઢી બે અને અઢી અઢી પૈસા તે રોજ કમાતા આપ બેઠે આપ બેઠે પોથી દેખતે એટલે પોતે બેસી અને પોથી જોતા और आधे पैसा की चबेनी चबेनी उष्ण काल में दारी भिजाई धरते शीतकाल में भूजे चना धरते एक टका में राजभोग धरते तो महाप्रसाद लेते એટલે અડધા પૈસાની જવેની ઉષ્ણકાલમાં દાળ ભીંજાવી અને ધરતા શીતકાલમાં ભૂજે ચના એટલે ભીજેલા ભીજેલા ચના એક ટકામાં રાજભોગ ધરતે એટલે એક ટકામાં રાજભોગ ધરતા એવી રીતે પછી મહાપ્રસાદ લેતા સો મહાપ્રસાદ લેતે મતલબ અડધા પૈસાની ચબેની ચબેની એટલે મમરા અને મિશ્રી ને એવું બધું જે ફાકા ફાકીમાં આપણે કરતા હોઈએ ને તે પછી ગરમીના દિવસો હોય ત્યારે ચણા મગ તે દાળને ભીજોવીને અને એ ધરતા ઠંડીના દિવસો એમાં ભીજવેલા ચણા નહીં પણ ભૂંજેલા એટલે આ કાચા ચણા હોય એને આંચની અંદર પધરાવી દેવાય એને ત્યાં શું કહેવાય ઓળો એમ ભરતું કેમ થાય બેંગનને આખું આખું આંચમાં શેકી લેવાય ને એવી રીતે અને આ જે કમાતા કમાયામાંથી એક ટકો એટલે અઢી ટકા કમાતા એમાંથી એક ટકો નો રાજભોગ ઠાકોરજીને થતા અને એનું મહાપ્રસાદ પોતે લેતા आधे पैसा की चबेनी रात्रि को इनके घर वैष्णव मंडल होती सो कीर्तन वार्ता भय उपरांत बांटते એટલે એટલે અડધા પૈસાની જે ચવેની રાત્રા જે વૈષ્ણવ મંડળી આવે અને કીર્તન વાર્તા કરે તેના પછી તે બાંટી દેતા યા પ્રકાર નિર્વાહ કરતે એટલે આવી રીતે નિર્વાહ કરતા ऐसे करत गौड़ देश के नारायण दास श्री गुसाई जी के सेवक ने सुनी जो संत दास को द्रव्य को संकोच बहुत है એટલે આવું તથા ગોળ ગોળ દેશના નારાયણદાસ ને શ્રી ગુસાઈજી ના સેવક તેમને ખબર પડી કે સંતદાસ ને દ્રવ્ય નો ખૂબ કમી છે તબ નારાયણદાસ ને સંતદાસ को एक पत्र लिखियो तामे सो मोहर तामे सो मोहर ताम, तामे સો મોહર કી હુંડી પઠાઈ એટલે તેમણે એક સંતદાસને પત્ર મોકલ્યો અને એમાં એક હુંડી માં સો મોહર મોકલી સો મોહરની હુંડી એટલે પ્રોમિસરી નોટ સંતદાસ નારાયણદાસ તો ગૌડ દેશમાં રહે છે સંતદાસ છે આગ્રામાં રહે છે તો પૈસા કેમ મોકલવા તો તે જમાનામાં રોકડા રૂપિયા જેમ આજે આપણે લઈને ચાલ્યા જઈએ ખિસ્સામાં નાખીને એવી રીતે તે વખતે ન થતું એટલે પત્ર પોતાના જાણતા વેપારી હોય એને લખી દે કે આ પત્ર જે લઈને તમારી પાસે આવે એને તમે સો રૂપિયા આપી દેજો એને હુંડી કહેવાય પાત્ર ઉપર ટકા કાસદ પાત્ર નહીં પત્ર તા પત્ર ઉપર ટકા કાસદ હું લીખે લીખ્યો એટલે આ જે આંગડિયા વાળો કે જે પોસ્ટમેન આ કાગળ લઈને ગયો એને એક ટકો આપવાનું એની મહેનતાણાના રૂપમાં સો ઉહ પત્ર આગરે આવ્યો એટલે એ પત્ર આગ્રામાં આવ્યો સો સંતદાસ બાચી કે અઢાઈ અઢાઈ પૈસા કમાત હતે તમે ટકા કાસદ કો દિયો और आप रसोई की नागा किए એટલે તે જે તે અડધા દોઢ સંતદાસે પત્ર વાંચ્યો અને પોતે જે રોજ અઢી ટકા કમાતા અઢી ટકા કમાતા હતા એમાંથી એક ટકો તેને આપ્યો કાસદને અને પોતે રસોઈ કી ના નાગાથી એટલે પછી એમની પાસે કઈ બચ્યું નહીં એટલે એમણે તે દિવસે રસોઈ ના કરી ઊંડી નિકાસી શશી નિકસી ઊંડી નિકસી શશી ગુસાઈજી કુશી ગોકુલ પઠાય એટલે ઊંડી નીકળી એટલે તેમાંથી ચિઠ્ઠી નીકળી તે શ્રી ગુસાઈજીને મોકલાવી દીધી એટલે હુંડી નો મતલબ તમે એમ સમજો કે ચેક બેંક નો ચેક હોય તે એ પત્ર સાથે મોકલ્યો હતો ને એ એમણે શ્રી ગુસાઈજી ને ત્યાં મોકલાવ્યા હતા और नारायण दास को पत्र लिखियो तामे यह लिखियो जो याव तुम्हारी प्रभुता में एक दिन राजभोग को नागा भयो કબ હું એસી કૃપા મતી કરી કીજો એટલે એ પત્રમાં એક એક પત્ર લખ્યું નારાયણદાસ ને કે તમે હવે આવી પ્રભુતા એટલે મદદ કરી સમજાવ પ્રભુતા એટલે એમનો વૈભવ એમનું પૈસા પૈસા પાત્ર હોવું તમારા આવા પ્રભુતાના કારણે હું મારા કમાઈનો રાજભોગ ઠાકોરજીને ધરી ન શક્યો હવે પાછી ફરી પાછી આવી ગમે કૃપા નહીં કરે और हुंडी तुम्हारी श्री गुसाई કો પઠાઈ હૈ એટલે તમારી મોકલેલો જે ચેક છે તે શ્રી ગુસાઈજી ને મોકલ્યો છે તો હુંડી શ્રી ગોકુલ ચાંપાભાઈ શંકરભાઈ ભંડારી પાસ આઈ એટલે એ જે ચેક હતો તે શ્રી ગોકુલ માં ચાંપાભાઈ અને જે શંકરભાઈ હતા તેમના ભંડાર પાસ એટલે તેમના ભંડારી હતા એટલે શ્રી ગુસાઈજીનો ભંડારની સેવા કરતા એમની પાસે એમની પાસે તે પહોંચી તબ ચાપાભાઈ શંકરભાઈ શ્રી ગુસાઈજી કો બાંચી સુનાય એટલે એ ચિઠ્ઠી એટલે ચેક ચાપાભાઈ અને શંકરભાઈએ શ્રી ગુસાઈજીને વાંચી સંભળાવી કહે મહારાજ નારાયણદાસ ગોળ દેશ કે ને સંતદાસ કો ऊंडी पठाई अति सो संतदास ने आपको पठाई है એટલે શ્રી ગુસાઈજી ને તેમને વાંચીને સંભળાયું કે મહારાજ નારાયણદાસ ગોળ બ્રાહ્મણ એટલે ગોળ દેશના તેમણે સંતદાસ ને આ ચેક મોકલ્યો હતો અને તે તે પાછો સંતદાસે આપને મોકલ્યો છે तब श्री गोसाई जी श्री मुक्ते कहे जो संतदास बड़े भगवदीय श्री आचार्य जी के कृपा पात्र सेवक हैं એટલે શ્રી ગોસાઈજી એ પોતાના શ્રી મુખ થી કહ્યું કે સંતદાસ ખૂબ મોટા ભગવદીય શ્રી આચાર્યજી ના કૃપા પાત્ર સેવક છે સો વૈષ્ણવ કો દ્રવ્ય કેસે રાખે સાથે ઇહા પઠાય એટલે તે વૈષ્ણવ નું દ્રવ્ય કેવી રીતે રાખી શકે એટલે એમણે અહિયાં મોકલાવી દીધી વાર્તા હા વાર્તા એટલે ભાવ પ્રકાશ વાર્તા भाव प्रकाश यह वार्ता में संदेह है जो 24 टका की पूंजी में अढ़ाई पैसा कमा કમાતે એટલે આ વાર્તામાં એ સંદેશ છે કે સંદેહ સંદેહ છે કે ચોવીસ ટકાની પૂંજી અઢાઈ દોઢ પૈસા ચોવીસ પૈસા એમની ઠાકોરજીની જે રકમ હતી એ હતી પોતાની એમાં અઢી પૈસા કમાતા એમાંથી એક ટકો એમને કાસદ ને આપ્યો અને એમાં એમ લખ્યું કે આજે હું ઠાકોરજીને રાજભોગ ધરી નથી શક્યો તો પ્રશ્ન એ છે એમાં કે સો પૂંજી મેં से एक टका को क्यों न राजभोग धरे ચોવીસ પૈસા તો હતા જ ને ચોવીસ ટકા તો એમાંથી એક ટકાનો ધરી દેતા એટલે ત્રેવીસ ટકા બચતા તો પૈસા તો હતા જ ને કામે સે ટકા કાસદ કો દિએ ગયો आगे और लिखे इनको, इनको तो भगवत आश्रय है इनको तो भगवत आश्रय हमने भगवत आश्रय से चौबीस टका पूंजी को आश्रय नहीं है जो काल ही कैसे कमाएंगे चौबीस चौबीस टका पूंजी છે તે આશ્રય નહીં એટલે એનો આશ્રય એમને નથી રૂપિયા પૈસાનો આશ્રય નથી પણ ઠાકોરજીનો આશ્રય છે તો એ એવી રીતે કેવી રીતે એટલે જલ્દી કેવી સહજ મેં જાકો મને ભગવાન મેં લાગે એટલે સહજ રીતે ભગવાનમાં મન લાગે સો શ્રી ઠાકોરજી કો નાગા નાગા પૂંજી રાખી કે न न करें तो संतदास चौबीस टका की पूंजी राखी के राजभोग में नाग नागा क्यों क्यों किए એટલે શ્રી ઠાકોરજી નાગા પૂંજી એટલે આગળ સમજાવ્યું ને કે રાજભોગ ન ધર્યો એને નાગા કર્યો એમ કે સમજવાનું એમ એટલે એટલે રાજભોગ ન ધર્યો એટલે સંતદાસ ચોવીસ ટકા પૂંજી રાખીને રાજભોગ પૂરું વાંચો સરખી રીતે શું લખેલું છે ખોટું વાંચશો તો એનો અર્થ પણ ખોટો કરશો એટલે આમાં સંદેશ શું છે કે ચોવીસ રૂપિયા હતા એમની પાસે તો એમાંથી ધરી શક્યા હોત જે અઢી ટકા એ કમાઈ રહ્યા છે એમાંથી એક રૂપિયો આપી દીધો તો શું ફરક પડે પૈસા તો હતા જ ને एक यह संदेह और आगर आगरे शहर में स्त्री सहित रहे सो अढ़ाई पैसा में निर्वाह कौन प्रकार करे એટલે એક તો આ સંદેહ અને બીજો સંદેહ કે આગ્રા એ પૈસામાં આગ્રા જેવા મોટા શહેરમાં રહીને પત્ની સાથે એમનો નિર્વાહ ખર્ચ કેમ ચાલી શકે ઘર મેં અનેક ખર્ચ લકડી તેલ ઘી નોન સાગ એટલે ઘરમાં ખર્ચો લાકડા તેલ ઘી ખર્ચો નહીં આ ખર્ચોમાં ગણાવી રહ્યા છે અનેક જાતના ખર્ચાઓ હોય લાકડી હોય લાકડાની જરૂર પડે તેલ ઘી નમક શાક વગેરેની જરૂર પડે ઉત્સવ પવિત્ર શ્રી આચાર્યજી કો જન્મદિન એટલે ઉત્સવ ગણાવે છે પવિત્ર શ્રી આચાર્યજી નો જન્મ દિવસ આ બધા પણ ખર્ચવા ખર્ચવામાં ખર્ચ હોય ને આ સંદેશ છે तहा यह भाव जन, जनानो जाननो जाननो जब संत दास को सगरो द्रव्य गयो तब श्री ठाकुर जी की सेवा में मंडान श्री ठाकुर जी के द्रव्य सो राखे એટલે ત્યાં આવો ભાવ જણાવ્યો છે કે જાણવો જાણવો કે સંતદાસ બધું દ્રવ્ય તેમનો એટલે સંતદાસ બધો દ્રવ્ય ગયો અને શ્રી આચાર્ય શ્રી ઠાકોરજી ને સેવા મેં મંડાણ શ્રી ઠાકોરજી એ ઠાકોરજીની સેવામાં જે નેગ ભોગ જોઈએ એની વ્યવસ્થા એમણે ના દ્રવ્યમાંથી કરી કેમ કે આગળ એમણે કહ્યું હતું ને શ્રી મહાપ્રભુજી કે તમારું બધું દ્રવ્ય ચાલ્યું જશે પણ તમે જે દ્રવ્ય ઠાકોરજી માટે રાખશો એને કઈ નહીં થાય એટલે એમણે ઠાકોરજીનો માટે જે અલગ દ્રવ્ય રાખ્યું હતું એમાંથી એમણે પોતાના ઠાકોરજીની સેવા માટેની વ્યવસ્થા કરી so श्री ठाकुर जी की पूंजी में तो कासिद को दियो न जाई એટલે ઠાકોરજીને और श्री ठाकुर जी के द्रव्य में से चौबीस टका पूंजी કરી કોડી બેચતે મંડાણ ઠાકોરજીના દ્રવ્યમાંથી રાખ્યું અને એ ઠાકોરજીનું જે દ્રવ્ય હતું એમાંથી એમણે ચોવીસ ટકા લોન લીધી એ લોન છે એનાથી એ કોડીનો ધંધો કરતા એ ચોવીસ ટકાને તો વાપરી ન શકાય કેમ કે ઠાકોરજીનું દ્રવ્ય છે પણ ઠાકોરજીના દ્રવ્યનું એમણે પોતાના ધંધામાં એમ સમજો કે ઇન્વેસ્ટમેન્ટ કરી तो श्री ठाकुर जी की पूंजी में तो कासिद को दियो न જાય એટલે ઠાકુરજીના વિભાગમાંથી તો કાશીદને કંઈ આપી ન શકાય સો કમાઈ કો ટકા દીએ એટલે તેમની કમાઈનો ટકા આપ્યો તબ ઇનકી મજૂરી કો રાજભોગ ન ભયો સો મહાપ્રસાદ સો મહાપ્રસાદ હું ન લ્યો એટલે તેમની મજૂરીમાંથી જે એટલે મજૂરી હતી તેમાંથી શ્રી ઠાકોરજીને રાજભોગ ન ધરી શક્યા એટલે મહાપ્રસાદ પણ ન લીધો ટકા કે ચૂન નો ચૂન કો ન્યારો ભોગ ધરતે એટલે એક ટકા તો રાજભોગ જાણતે મહાપ્રસાદ લેતે એટલે ટકા નો ચૂન અલગ ભોગ ધરતા અને રાજભોગ જાણ રાજભોગ જાણતે એ ભોગ જાનતે મહાપ્રસાદ લેતે એટલે ઠાકોરજીના જે દ્રવ્ય હતું એનાથી તો ઠાકોરજીને ખૂબ ભોગ વગેરે આવતા હતા પણ એને પોતે રાજભોગ ન માનતા કેમ કે પોતાના દ્રવ્યથી હરવતા એ પોતે જે કમાવતા એક ટકાનો એમાંથી જે ભોગ સામગ્રી ધરતા એને જે રાજભોગ માનતા અને એક ટકાનો જે ભોગ આવતો એનો જ એ પ્રસાદ પણ લેતા और नित्य को नेग बहुत श्री ઠાકોરજી કે દ્રવ્ય સો હતો હોતો એટલે અને નિત્યનો નેગ પણ શ્રી શ્રી ઠાકોરજીના દ્રવ્યથી થતો તાતે આપ નિત્ય કો નેગ બહોત એટલે એક ટકાના સિવાય બીજું કઈ ધરતા જ નહીં એમ નહીં પણ ઠાકોરજીના દ્રવ્યથી નિત્ય ખૂબ ભોગ સામગ્રી ઠાકોરજીને આવતી તાતે અપુની સેવા સિદ્ધ રાજભોગ કી ન ભઈ એટલે પોતાની સેવા તે સિદ્ધ રાજભોગ ની ન કરી શકે કાશીદ કો દિયે એટલે તેમણે કાશીદ ને પૈસા આપી દીધા સો નારાયણ દાસ કે नारायण दास को लिखे जो तुम्हारी प्रभुता ते एक दिन राजभोग को नागा नागा पर्यो જો મેરી સત્તા કો ભોગ ન ધર્યો એટલે ત્યારે એટલે નારાયણદાસ ને આ લખ્યું કે તમારી સંપન્નતા ને કારણે રાજભોગ એક દિવસ એક દિવસ નો ન શક્યો યા પ્રકાર સંતદાસ વિવેક ધૈર્યાશ્રય કો રૂપ દેખાય એટલે આવી રીતે સંતદાસે વિવેક ધૈર્ય અને આશ્રય નો રૂપ દેખાડ્યો વિવેક यह जो श्री गुसाई जी को ऊंडी पठाई अपुनी सेवा ન ભઈ રાજભોગ કો નાગા જાય એટલે શ્રી એટલે વિવેક એવી રીતે દેખાડ્યો કે શ્રી ગુસાઈજી ને એક મોકલી અને તેમણે સેવા ન થઈ એટલે રાજભોગ ન ધર્યા એમણે વચ્ચે અલ્પવિરામ છે એ તમે જુઓ વિવેક યહ જો શ્રી ગુસાઈજી કો ઊંડી પઠાઈ અલ્પવિરામ આ એક વિષય થયો પૂરો અપુની સેવા ન ગઈ એટલે પોતાની સેવા ન કરી શક્યા અને રાજભોગ નો એટલે રાજભોગ પોતે ન ધરી શક્યા રાજભોગ કો નાગા જાને રાજભોગ ધર્યા તેમના મનમાં તે દિવસે રાજભોગ એમણે નથી ધર્યો એમ માન્યું ધૈર્ય યહ જોશી ઠાકોરજી કે દ્રવ્ય કો ખાન પાન ન કિયો એટલે ઠાકોરજીને દ્રવ્યનો ખાનપાન ન કર્યો આ દ્રવ્ય એટલે આ ધૈર્ય આશ્રય જો મનમે આનંદ પાય દુઃખ ક્લેશ ન પાય એટલે આશ્રય એવું છે કે મનમાં તેમને આનંદ થયો દુઃખ અને ક્લેશ ન પાયા યા પ્રકાર સંતદાસજી આચાર્યજી કે ગ્રંથ કે અનુસાર સેવા કિયે એટલે આવી રીતે સંતદાસ શ્રી આચાર્યજીના ગ્રંથ ના અનુસાર સેવા કરી ઓર રસમાં મગ્ન મગ્ન રહેતે એટલે તે રસમાં મગ્ન રહેતા તાતે ઇનકી સંતદાસ કી વાર્તા કહા તાઈ કહીએ એટલે સંતદાસ ની વાર્તા ક્યાં સુધી કહીએ અહીંયા પ્રસંગ સંપન્ન થાય છે આના પેલા આપણે એમનો ભાવ પ્રકાશ જોયો હતો એ લાંબો હતો એટલે એની કોઈ ચર્ચા કરી નતા શક્યા પણ એનો સંક્ષેપમાં આપણે જોઈએ તો આગ્રામાં બહુ ધંધાટીય એક ક્ષત્રિય હતા એમને ત્યાં કોઈ સંતતિ થતી ન હતી એટલે એ પોતે વૈરાગી સંતો છે એમને એવી કામનાથી દાન પુણ્ય કરતા કે એમને સંતાન થાય કોઈ એમ કહ્યું કે મહાદેવજીની આશીર્વાદ મળે તો થાય તો એમણે તપ કર્યું ખૂબ અને મહાદેવજીએ કહ્યું કે તને શું જોઈએ છે માંગ એમણે કહ્યું કે મને તો ભગવાનનો ભક્ત હોય એવો દીકરો જોઈએ છે એટલે મહાદેવજી કહ્યું કે મેં તો જેટલા લોકોને આપ્યા છે તો બધા બહિર્મુખ થયા છે ને તું તો ભગવાનનો ભક્ત માંગે છે ભગવાનના ભક્તના સંઘની તો મને પણ અપેક્ષા રહે છે તેમ કહ્યું ત્યારે પછી મહાદેવજી એમને વા સમય આપ્યો કે હું ભગવાનને પૂછીને પછી તને જણાવીશ તે પછી પ્રભુની ઈચ્છા હતી તે પ્રમાણે એમને આશીર્વાદ મહાદેવજી આપ્યા અને તે પછીથી આમનો પ્રાકટ્ય થયું થોડા સમય પછી સંતદાસ છે એમના વિવાહ થયા અને એમના પિતાનું મૃત્યુ થયું સૂતકના દિવસોમાં બહુ સમય પસાર થતો ન હતો ત્યારે કોઈને પૂછ્યું કે ક્યાંક ભગવદ વાર્તા કથા થતી હોય તો હું જાઉં ત્યારે કોઈ કહ્યું કે આ રીતે શ્રી મહાપ્રભુજી કનૈયા શાલ ક્ષત્રિયના ઘરે પધાર્યા છે ને ત્યાં પ્રવચન આપે છે તો તમે ત્યાં જાઓ ત્યાં પછી શ્રી મહાપ્રભુજીના સન્મુખ થયા અને શરણે થયા સૂતક ઉતર્યા પછી એમને શ્રી મહાપ્રભુજીએ સેવક કર્યા નામ નિવેદન કરાવ્યું એમની પત્નીને પણ બ્રહ્મ સંબંધ કરાવવા માટેની વિનંતી કરી પણ શ્રી મહાપ્રભુજીએ ના પાડી કે દૈવી જીવ નથી તારા સંગથી એને ઉદ્ધાર થશે તે પછી નવનીત પ્રિયજીના પ્રસાદી વસ્ત્ર સેવા માટે શ્રી મહાપ્રભુજી પધરાવી આપ્યા ત્યાં આપ બિરાજ્યા પછી સંતદાસે મહાપ્રભુજીને વિનંતી કરી કે આપ એવી કૃપા કરો કે મને આજ દિવસથી ઠાકોરજી નો સાક્ષાત્કાર થાય અને સંસારના દુઃખ સુખ છે એનું મને કોઈ બાધા ન કરે એમ વિનંતી કરી મહાપ્રભુજીએ પુરુષોત્તમ નામ સહસ્ત્રમ જે શ્રી નો ગ્રંથ છે એમને ભણાવ્યો અને અન્ય પણ જેટલા પણ ગ્રંથ હતા એ શ્રી સંતદાસને આપ્યું અને આજ્ઞા કરી કે આ મારા જે ગ્રંથો છે એના દ્વારા જ તારી બધા મનોરથ પૂર્ણ થશે તારી ઈચ્છાઓ પૂરી થશે પણ સાથે સાથે એમ પણ કહ્યું કે તારા પ્રારબ્ધમાં લખેલું છે તે પ્રમાણે તારું બધું દ્રવ્ય નષ્ટ થઈ જશે પણ જેટલું તે ઠાકોરજીની સેવામાં તું એ દ્રવ્યને નોખું રાખીશ એ દ્રવ્ય સારું સચવાયેલું રહેશે એટલે એ પ્રમાણે પછી સંતદાસે પોતાના દ્રવ્યની વ્યવસ્થા કરી તે પછી હવે આ આપણે પ્રસંગ જોયો હવે આમાં જેમને જે કંઈ કેવું પૂછવું હોય ક્વેશ્ચન આન્સર મોડ હું ઓન કરું છું અને આમાંથી એવા સમજમાં આવી કે મહાદેવજી તેમને પણ કૃષ્ણ ભક્તની આશા હોય છે એટલે તેમને નો સંગ કરવો હોય છે એટલે તેમને ભગવત વાર્તા સેવા એવું કરવું હોય છે અને આપણે આવો મોકો મળે છે તો આપણે તે મોકાને આપણે ધક્કો દઈ દઈએ એટલે આપણે તેને ટાળી દઈએ એટલે આળસ આવે એટલે એવું થાય તો આપણે તે મોકો આપણા હાથમાંથી ન જવા દેવો જવા દેવો જોઈએ સાચી વાત છે જે જે મને આમાંથી એવા સારી લાગી કે આપણે હંમેશ ભગવદીય વૈષ્ણવોનો સંગ કરવું જોઈએ જેનાથી આપણો પણ ઉદ્ધાર થાય હા સાચી વાત એટલે આપણે ઠાકોરજીના ઠાકોરજીના માંથી આપણે કાંઈ લેવું નથી જોઈએ લેવું ન જોઈએ એવા ખબર એ વાત ખબર પડી કે આપણે હંમેશા સેવા કરીએ તો આપણા તન મન ને ધનથી કરવી જોઈએ અને આપણે વિવેક ધૈર્ય ને આશ્રય રાખવો જોઈએ જે જે મનામાંથી એ વાત સારી લાગી કે એમને સંતદાસ ચોપડાએ આ જન્મમાં એટલે પ્રભુની પ્રાપ્તિ થાય એવી એવી કામના કરી એટલે એમને એવી ઉત્સુકતા હતી પ્રભુને મેળવવાની એટલે આપણે બી એવી ઉત્સુકતા રાખવી જોઈએ અને કોઈ પણ આપણે સામેથી આપણે એટલે કઈ આપી જાય તો આપણે વૈષ્ણવનું દ્રવ્ય ન લેવું જોઈએ એટલે જે જે મનામાંથી પ્રશ્ન છે કે જ્યારે સંતદાસ એ લખ્યું કે નારાયણ દાસ ને એ પત્રમાં લખ્યું પછી છેલ્લે એમ લખ્યું કે એસી કૃપા કબો મતી કીજો એટલે એ ન સમજમાં આવ્યું એટલે ફરીથી આવી રીતે અમને નહીં મોકલતા રૂપિયા એમ કટાક્ષમાં લખ્યું એમને આવી મહેરબાની નહીં કરતા આપણે ગુજરાતીમાં બોલીએ ને અને જે મનામાંથી એ વાત સારી લાગી કે જ્યાં ને ચોપડા એ બીજા વૈષ્ણવ વૈષ્ણવનું દ્રવ્ય નહીં લીધું એટલે આપણે પણ કોઈ વૈષ્ણવ દ્રવ્ય આપણે ઠાકોરજી માં વિનિયોગ ન કરવું જોઈએ હવે આ વિષય એવો છે કે નારાયણદાસે તો સંતદાસની ગરીબીનો વિચાર કરી અને મદદ મોકલી હતી નારાયણદાસે સંતદાસના ઠાકોરજીને લક્ષ્યમાં રાખી અને પૈસા મોકલ્યા ન હતા એટલે સંતદાસ અગર સ્વીકારવા ઈચ્છત તો એ સ્વીકારી શક્યા હોત એમાં દેવદ્રવ્યનો કોઈ બાધ ન હતો કે અહીંયા અપરાધનો કોઈ પ્રસંગ નથી હવે બીજી વાત એ છે કે લેવું કે ન લેવું એટલે શાસ્ત્રની દ્રષ્ટિથી આમાં કોઈ નિષેધ નથી કે તમે કોઈની મદદને તમે ન સ્વીકારો તમારો ધર્મભાઈ છે કોઈ એટલે વૈષ્ણવ વૈષ્ણવને આપે તો પણ ન સ્વીકારી શકાય એવો કોઈ નિયમ નથી સ્વીકારી શકાય સંતદાસનો સંસારમાં એમની અહંતા મમતા છૂટી ગઈ હતી અને પોતે જે જાતનો વ્યવસાય કરી રહ્યા છે એનાથી એમનો નિર્વાહ આનંદથી ચાલી રહ્યો છે એમાં એમને સંતોષ હતો એટલે બિનજરૂરી કોઈ વૈષ્ણવનો દ્રવ્ય કે અન્ય કોઈ પણ વ્યક્તિ આ વૈષ્ણવ પણ કેમ ન હોય એ દ્રવ્યને સ્વીકારવાની એમને જરૂરત જ ન હતી એ કારણે સંતદાસે એ ટાળ્યું છે એ એમનું સ્વાભિમાન છે તો જેવી જેની સ્થિતિ તે પ્રમાણે નિર્ણય કરે પણ એનાથી એ નિયમ નથી બનતો કે વૈષ્ણવનું આપણે મદદને સ્વીકારી ન શકાય કેમ કે જો એ નિયમ આપણે બનાવીએ તો એના સામે બીજો નિયમ એ બને છે કે કોઈ વૈષ્ણવને મદદ કરી પણ ન શકાય સમજમાં આવ્યું ને તો નારાયણ દાસે જે મદદ મોકલી છે એ તો એમનું મન દુઃખી થયું છે કે ભાઈ મારો ધાર્મો ભાઈ છે દુઃખી છે તો એને હું કઈ મદદ કરું એમ આપણે પણ કોઈ વૈષ્ણવ સંકટમાં હોય તો એને મદદ કરવાની આપણા મનમાં લાગણી જાગે જ ને એ કુદરતી વાત છે બીજા કોઈ વ્યક્તિ કરતા કોઈ વૈષ્ણવ ઉપર સંકટ હોય તો આપણું મન વધારે દુઃખી થાય મદદ કરવા માટે આપણે પ્રેરિત થઈએ પણ જો એવો નિયમ હોય કે ના કરી જ ન શકાય તો તો પછી ન જો મદદ લઈ ન શકાય વૈષ્ણવની તો મદદ આપી પણ ન શકાય એની સાથે જોડાતો નિયમ આવે પણ એવું નથી આ દરેકનું પોતપોતાનું સ્વાભિમાન ના ઉપર આ વાત રહે છે થયું સ્પષ્ટ જી જી સુંદર આજનો અહીંયા પ્રસંગ રાખીએ આગળ સુબોધનીજીનો હવે આગળ ક્રમ છે જય દંડવત પ્રણામ એટલે આગળના શ્લોકમાં જેવી રીતે કીધું છે કે આવી રીતે સૂત નું સર્વ જાણનાર પણ હોવાનું કહીને નીચેના શ્લોકમાં ફલ સંબંધી ક્વેશ્ચન ઋષિઓએ કર્યું છે કે જે તે શાસ્ત્રોમાં સારી રીતે પુરુષને જે નિયત કલ્યાણનો માર્ગ બતાડવામાં આવ્યો છે એ અમને કહો એક ક્વેશ્ચન આગલા શ્લોકમાં કહ્યું હવે નીચે અઢી શ્લોકથી આગળ મતલબ ટોટલ દસમા અને અગિયારમા શ્લોક સુધી આ પ્રશ્નનો જવાબ અહીંયા આપી રહ્યા છે નીચેના શ્લોકથી આરંભી અઢી શ્લોકોથી બીજો પ્રશ્ન કહે છે અહીંયા બીજો ક્વેશ્ચન કર્યું છે પ્રાયેણાલ્પાયુષ સભ્ય કલા કલાવસ્મિન યુગે જના મંદા સુમંદમતયો મંદભાગ્યા યુપદ્રતા અર્થ હે સભ્ય આ કલયુગમાં જન્મેલાઓ મોટે ભાગે અલ્પ આયુષ્યવાળા આળસુ ઘણી મંદ બુદ્ધિવાળા મંદ ભાગ્યવાળા અને પીડાયેલા હોય છે આ પ્રશ્ન સાધનના સંબંધમાં છે પોતે ઋષિ હોય લાંબા સમય સુધી જીવનારા હોવાથી એમને બાતલ કહીને આ શ્લોક કહેલો છે આથી એમ સમજાય છે કે ઋષિઓ સિવાયનાઓ માટે આ ઉપાય પૂછેલો છે પહેલો નવમો શ્લોક તો ઋષિઓ સંબંધી હતો અથવા શ્લોકમાં પુંસાનહ અમો પુરુષોને પુરુષોનું કલ્યાણ કહો એમ એ બે શબ્દો સાથે લેવા એટલે કે અહીંયા એ વાતને કહે છે કે આગળ જે નવમા શ્લોકમાં જે પ્રશ્ન કર્યો કે કલ્યાણનો રસ્તો અમને બતાડો જે શાસ્ત્રમાં બતાડ્યું છે તો એ સંબંધમાં એ યુક્તિ આપી રહ્યા છે કે કલયુગમાં જે લોકો છે એ લોકો અલ્પ આયુષ્યવાળા છે આળસુ છે મંદ બુદ્ધિ વાળા છે મંદ ભાગ્ય વાળા છે અને પીડાયેલા છે એટલે એ શાસ્ત્રમાં બતાવેલા ઉપાયોને કરવા માટે એ લોકો એટલા સક્ષમ નથી અને આગળ જઈને એ વાતની આજ્ઞા કરી કે ઋષિ છે એ તો એ લોકો આ રીતે મતલબ લાંબુ આયુષ્ય છે એમનું એ લોકો આ કાર્યમાં જોડાયેલા છે મતલબ ધાર્મિક છે આ બધી પ્રવૃત્તિઓમાં જોડાયેલા છે બુદ્ધિમાન છે તો એ લોકો આ કલ્યાણના માર્ગોનું અનુસરણ કરી શકે છે પણ સામાન્ય મનુષ્ય માટે શું કરવું કલયુગના લોકો માટે એ જાતનું ક્વેશ્ચન અહીંયા કર્યું છે એટલે અમો પુરુષોનું કલ્યાણ કહો એમ એ બે શબ્દો સાથે લેવા એટલે મને અહીંયા એવું સમજાય છે કે સામાન્ય લોકો મતલબ ઋષિઓ નહીં કેમ કે એ લોકોનું જીવન અલગ જાતનું છે ને એમની કેપેસિટી પણ વધારે છે પણ સામાન્ય લોકોનું કલ્યાણનું માર્ગ શું છે એ વિષયમાં અમને કહો એ જાતનું અહીંયા સમજવાનું છે અલ્પ છે આયુષ્ય જેઓનું તે અલ્પ આયુષ્યવાળા આથી એમ કહેલું છે કે એક વર્ષ ચાલે તેવા યજ્ઞ વગેરે તેઓના સાધન નથી એટલે શાસ્ત્રમાં જે જાતના ઉપાયો બતાવ્યા છે એ એવા છે જે તમે ફોર એક્ઝામ્પલ આપ્યું છે કે એક હજાર વર્ષ સુધી યજ્ઞ ચાલે તો એવું સાધન કલયુગના લોકો અલ્પ આયુષ્યવાળા છે એટલે કરવા માટે એ લોકો સક્ષમ નથી ચાલતા વિષયમાં તેનો ઉપયોગ નહીં હોવાથી સૂત કહેશે નહીં એવી શંકા કરીને હે સભ્ય એવું સંબોધન કરેલું છે એટલે નીચે એવું કીધું છે કે ઋષિઓ પ્રશ્ન કરવા કરનારા હોવાથી તેમના સંબંધમાં એટલે કે આ જે ક્વેશ્ચન અહીંયા જે પ્રશ્ન ઋષિઓએ કર્યું છે એના મતલબ ઋષિઓને જે વાત મતલબ જે એ ઋષિઓ કરી શકે એવું જ ઉપાય સૂતજી બતાવશે એના સિવાય ઉપાય નહીં બતાવે એવી શંકા કરી છે એવું કરીને હે સભ્ય એવું સંબોધન મતલબ સંબોધન જે સભ્ય હે સભ્ય કર્યું છે એનું આ મતલબ રીઝન બતાડ્યું છે કે જે અત્યારે જે સામે બેઠા છે શ્રોતા વર્ગ એ લોકોની કેપેસિટીનું છે એના હિસાબે સુતજી જે છે ઉપદેશ કરશે એના સિવાયનો ઉપદેશ નહીં કરે પ્રશ્નનો ઉત્તર ન આપવો હોય તો સભામાં પ્રવેશ કરવો નહીં એવો ધર્મ જણાવવા એ સંબોધન કરેલું છે અહીંયા ત્રણ નંબર આપ્યો છે એમાં નીચે એવું છે કે સભામાં પ્રવેશ જેણે કરેલ છે તે પ્રશ્ન થાય તેનો ઉત્તર જાણતો હોવા છતાં ન કહે તો તેને દોષ લાગે છે એવો ધર્મ એટલે કે જે ક્વેશ્ચન કર્યું છે એ સંબંધમાં જો ઉત્તર આપવામાં ના આવે તો સભામાં પ્રવેશ કરો નહીં મતલબ કે વ્યક્તિ મતલબ જે વક્તા છે એનો એ ધર્મ નથી જે પ્રશ્ન પૂછવામાં આવ્યું છે એનું સમાધાન એને કરવું જોઈએ એટલે હે સભ્ય એવું સંબોધન કર્યું છે ઘણા જરૂરી લાંબા કાલથી થઈ શકે તેવું સાધન હોય ત્યારે તે કહેવું ન જોઈએ એવી શંકા થાય તેથી કહે છે કે કલીના દોષથી જ અલ્પ આયુષ્યવાળા થયા છે સ્વભાવથી તેવા નથી મતલબ કે આ સાધન કરવા માટે એ લોકો સક્ષમ કેમ નથી તો એ અહીંયા કહે છે કે કલિકાલનો જ એવો દોષ છે જેના કારણે બધાના આયુષ્ય ઘટી ગયા છે સ્વભાવથી એ લોકો એ કરવા મતલબ કરવા નથી માંગતા કે ઋષિઓ કરી નથી શકતા એવું નથી પણ મતલબ કલયુગના કારણે આ પ્રોબ્લેમ છે અને વળી કલીના દોષને દૂર કરનારા તેવા સાધનથી અલ્પ આયુષ્ય પણ વધે છે એવા અભિપ્રાયથી આ કલયુગમાં એમ કહેલું આમને વળી ખલીન દૂર કરનારા તેવા સાધનથી અલ્પ આયુષ્ય આમ ના સમજાય મતલબ કે સાધન કરવાથી ઘટેલું આયુષ્ય વધી જાય છે એવું તો એવા અભિપ્રાય થી આ કલયુગમાં એમ કહેલું છે મતલબ કલયુગ નો દોષ છે તો પણ જો સાધન શાસ્ત્રીય કરવામાં આવે તો અલ્પ આયુષ્ય પણ વધી જાય છે તે કલી ઘણા સમય પછી થવાનો હોવાથી હમણાં ઉપાય કરવો ન જોઈએ એવી શંકા થાય તેથી આ કલી એમ કહેલું છે એટલે કે હજી કલિકા સ્ટાર્ટ નથી થયું એને સમય છે તો અત્યારે આ બધા ઉપાયો શાસ્ત્ર બતાવેલા છે ન કરવા જોઈએ તો એવી શંકા ન કરવી એના માટે એવું કીધું છે કે હમણાં જ કલિકાલ છે અને અત્યારે જ આ બધા સાધનો કરવા જોઈએ તે કલીમાં રહેલા પૂજ્ય છે એમ જણાવવા યુગ શબ્દ યોજેલ છે અહીંયા નીચે જે રીતે લખ્યું છે કે કલીમાં ખરેખર નારાયણમાં ચિત્તવાળા લોકો થશે એ વાક્ય પ્રમાણે તેઓ પૂજ્ય છે યુગ શબ્દથી એવો પૂજ્ય હોવાનું કહેલું છે એમ કહેલ છે ભગવાન અને આ અને જગત એ બે હોય ત્યારે યુગ થાય યુગનો ધર્મ જાણવા ભગવાને તેવું સ્વરૂપ ધારણ કરવું જોઈએ જેથી લોકોની પ્રતીતિ થાય કલી થવાનું ત્યારે ભગવાને કૃષ્ણ સ્વરૂપ ધારણ કરેલું તેથી કલીમાના લોકો પૂજ્ય હોવાનું કહેલ જણાય છે એટલે અહીંયા પૂજ્ય એવું કેમ કહ્યું છે તેનું રીઝન અહીંયા બતાડ્યું કે કલિકાલમાં મતલબ નારાયણના ચિત્ત વાળા લોકો થશે મતલબ ભગવાનની ભક્તિ કરવા વાળા લોકો થશે એટલે ભગવાનની ભક્તિ કરે છે એટલે પૂજ્ય છે અને જયારે કલિકાલ થવાનું હતું ત્યારે ઠાકોરજી પ્રકટ થયા તો એટલે કલીના લોકો જે છે એ પૂજ્ય છે જે ભગવાનમાં ચિત્ત વાળા છે એટલે પૂજ્ય અહીંયા શબ્દ યુઝ કર્યો છે તેઓ સ્વભાવથી સંસારી નથી એમ જણાવવા જનાહ એટલે જન્મેલા શબ્દ યોજેલ છે કલયુગમાં ભગવાનનો પ્રાદુર્ભાવ થવાથી તેઓનું ઉત્તમપણું એટલે કે જે ઋષિઓ જે પ્રશ્ન કરી રહ્યા છે લોકો સ્વભાવથી સંસારી નથી કલિકાલના પ્રભાવને કારણે એવું થયું છે એમનું સાચું સ્વભાવ એવું નથી એટલે જન્મેલા શબ્દ આ હા કલયુગમાં ભગવાનનો પ્રાદુર્ભાવ થવાથી તેઓનું ઉત્તમપણું છે એટલે આ કલયુગની અંદર ભગવાન પ્રકટ થશે એટલે અને ભગવાનની ચિત્તવૃત્તિ વાળા જે લોકો આ કલિકાલની અંદર છે એ લોકો પૂજ્ય છે એટલે એમનું ઉત્તમપણું અહીંયા કીધેલું છે એ રીતે અલ્પ આયુષ્યવાળા હોવા રૂપ સહજ દોષ કહીને અકસ્માતથી આવેલા દોષ આળસુ વગેરે ચાર વિશેષણોથી કહે છે એટલે અલ્પ આયુષ્યવાળા હોવું એ કલિકાલને કારણે સહજ દોષ બધા જીવોની અંદર આવે છે એના સિવાયના જે દોષ જે ચાર અહીંયા ગણાવ્યા છે એનું વિશેષપણું અહીંયા કે છે પેલું છે મંદાહ એટલે આળસુ આળસ એટલે ચિત્તનું જડપણું મતલબ કોઈ પણ જાતની પ્રવૃત્તિની અંદર પ્રવૃત્ત ના થાય તો એવું જડપણું જે ચિત્તની અંદર છે એને અહીંયા આળસ કીધું છે બીજું ઘણી મંદ છે બુદ્ધિ જેઓની એ જ્ઞાનેન્દ્રિય નો દોષ કહ્યો મતલબ કે એમની બુદ્ધિ જે છે મંદ છે એ વિષયને ગ્રહણ કરી શકે એટલી સક્ષમ નથી એ એ જ્ઞાનેન્દ્રિયો નો દોષ છે ત્રણ અદ્રષ્ટ કર્મેન્દ્રિય થી થતું હોવાથી મંદ ભાગ્યવાળા વિશેષણ તેમનો દોષ કહ્યો આપણને ને ચાર રોગ વગેરેથી પીડાયેલા વિશેષણથી શરીરનો દોષ કયો એ પ્રમાણે અકસ્માતથી થયેલા દોષ કયા મતલબ અહીંયા ચાર પ્રકારના દોષ ગણાવ્યા છે પહેલું મંદા હોવું એ ચિત્તનું દોષ છે બુદ્ધિ મંદ હોવી એ જ્ઞાનેન્દ્રિયનો દોષ છે ત્રીજું કર્મેન્દ્રિયનો દોષ બતાડ્યો અને ચોથું રોગ વગેરેથી પીડાયેલા હોવાથી શરીરનો દોષ કયો આ બધા કલિકાલને કારણે આ દોષો આવે છે ને એના કારણે ઋષિઓ જે છે એ શાસ્ત્રોમાં બતાવેલા કર્મોની અંદર જોડાઈ નથી શકતા એટલે એમના યોગ્ય જે કર્મ છે એ એમને ઉપદેશ કરવામાં આવે એ જાતનું ક્વેશ્ચન એ લોકો સૂતજીને કર્યું છે કર્મેન્દ્ર એટલે ભાગ્યનું મંદ હોવું મંદ ભાગ્યા ઉપદ્રતા તો ભાગ્યનું બંધ હોવાનો મતલબ એ છે કે જેમનું પ્રારબ્ધ નબળું હોય એ પોતાના પ્રારબ્ધના કારણે કર્મ સંબંધી છે ને પ્રારબ્ધ જે છે તે તો સંચિત ક્રિયમાણ પ્રારબ્ધ આ ત્રિવિધ જે કર્મો છે એ કર્મ સંબંધી દોષો થયા કેટલાક તો દોષો એવા છે કે જેમ બુદ્ધિ અને મન સંબંધી જે દોષો હોવાને એનો પ્રભાવ છે એ કર્મ ઉપર પડતો હોય પણ જો મૂળમાં જ પ્રારબ્ધ કોઈનું નબળું હોય જેના કારણે કોઈ વિકલાંગતા આવતી હોય કે કોઈક પ્રકારના કર્મની અયોગ્યતા એટલે એવા કુલમાં જન્મ થવો કે જેના કારણે કર્માધિકાર વગેરે પ્રાપ્ત ન થાય તો આ બધા કર્મ સંબંધી દોષો આવી જશે લાગે છે બીજું શું હતું તે કલ્લીમાં રહેલા પૂજ્ય છે એમ જણાવવા યુગ શબ્દ યોજન યુગ શબ્દ થી આને કેવી રીતે અસ્મિન યુગે આમાં જે યુગ શબ્દનો પ્રયોગ છે એમાં કલિકાલ આ રીતે કલેર દોષ નિધિ રાજન અસ્થિ હિયકો મહાન ગુણ એમ કહ્યું છે આમ તો કલિકાલ છે એ દોષનો નિધિ છે ખજાનો છે દોષોનો પણ એમાં એક સૌથી મોટો ગુણ એ છે કે જેની અંદર ભગવાનના નામ માત્રથી ઉદ્ધાર થઈ જાય છે ભગવાનનું નામ કોણ લઈ શકે છે એ પાછું વિરલતા છે બધા નથી લઈ શકતા પણ જે ભગવાનના નામ માત્રના ઉચ્ચારણથી પણ ઉદ્ધાર થઈ જાય છે એ જાતનો કલિકાલનો ગુણ પણ છે એટલે અહીંયા એ કહ્યું છે કે ભાઈ અન્ય યુગોની અંદર અનેક પ્રકારના સાધનોનું આચરણ થયા પછી ઉદ્ધાર છે જીવાત્માનો પણ અહીંયા અલ્પ સાધનથી પણ મહત્ફલની પ્રાપ્તિ છે એટલે એ લોકો બધા આદરને પાત્ર છે આપણે બધા અને સભ્ય એ સંબોધન નું મિનિંગ શું છે કે સભ્ય એટલે મતલબ જે સભાનો પાર્ટ છે એવું એ સમાધાન કરી આપે એ સભાને જે યોગ્ય હોય તે સભ્ય અમે આના સભ્ય છીએ અમે તેના સભ્ય છીએ એને યોગ્યતા હા તો જેમાં એ સભાના અંદર પ્રવેશ કરવા યોગ્ય હોય તે સભ્ય નહીં તો સભામાં પ્રવેશ જ ન કરવો જોઈએ એટલે કહ્યું કે અમે તમને તમે અહીંયા પ્રવેશ કર્યો છે તો હવે અમે પૂછીએ એનો જવાબ તમારે આપવો જોઈએ નહીં તો તમારી સભ્યતા નહીં રહી જાય તમે અસભ્ય થઈ જશો અહીંયા નીચે જે પાંચ નંબર કરીને આપ્યું છે ને એમાં યુગ શબ્દ થી તેઓ પૂજ્ય હોવાનું કહેલું છે એમ કહેલ છે તો યુગ શબ્દ થી આવું અર્થ કેવી રીતે નીકળે એટલે આ યુગમાં યુગમાંના લોકો અચ્છા એવું અને ભગવાન અને જગત એ બે હોય ત્યારે યુગ થાય હમ યોગનો ધર્મ જાણવા ભગવાને એવું રૂપ ધારણ કરવું જોઈએ જેથી લોકોની પ્રતિષ્ઠિત સમજાય એટલે ભગવાન નું એક વ્યાપક રૂપ છે એક અંતર્યામી રૂપ છે જે કોઈ પણ યુગમાં કોઈ પણ કાલમાં હોય છે જયારે પણ સૃષ્ટિ હોય છે ત્યારે પણ એનાથી એનું યુગલ નથી બનતું યુગલ તો થાય કે સર્વજન પ્રતીતિ યોગ્ય ભગવાનનું અવતરણ થાય તો તો એ યુગની યુગરૂપતા થાય યુગલતા થાય એટલે કહી રહ્યા છે અને અકસ્માત થી આવેલો દોષ એટલે શું મતલબ બહાર થી જે પ્રવેશ કરે છે પણ આ બધું કલિકાલના પ્રભાવને કારણે નથી ના ના તો ગમે ત્યારે થઈ શકે એવા છે પણ અત્યારે આનું પ્રબુલ પ્રબલતા છે તો અકસ્માત કેમ કહેવાય તો કાલનો પ્રભાવ ને કારણે અકસ્માત એમ નહીં એટલે કોઈ વ્યક્તિ મંદ છે તો મંદ જ છે જેની મતિ મંદ છે તો મતિ મંદ જ રહેવાની છે એટલે અપેક્ષ છે બધા ઉપદ્રવ જે છે એ એ જાતનો સહજ દોષ નથી એ આગંતુક દોષ છે એટલે અહીંયા અકસ્માતનો મતલબ અહીંયા અચાનક થઈ જાય એવું એ અર્થમાં પણ આગંતુક દોષના અર્થમાં સમજવું જોઈએ મહાપ્રભુજી એ શબ્દનો પ્રયોગ કર્યો છે અનુવાદક એને આપણી સમજ માટે અકસ્માત કરી દીધું છે રોગ વગેરે લો આગળ કોઈને આ વિષયમાં કઈ ન હોય વિશેષ તો સ્ટાર સિક્સ કરીને ને બોલી શકાશે હેલો હા અહીંયા કહ્યું ને કે કલીના દોષને દૂર કરનારા તેવા સાધનથી અલ્પ આયુષ્ય પણ વધે છે તો કેવા સાધનથી ભક્તિ કહી રહ્યા છે અહીંયા એ તો હજી પ્રશ્ન છે ને એ તો ઉત્તર તો હવે આવશે અને આ કહ્યું ને નારાયણમાં ચિત્તવાળા લોકો એટલે કલિકાલમાં જે લોકો છે તે પૂજ્ય છે તો એ જે નારાયણમાં ચિત્તવાળા છે તેવા પૂજ્ય છે એમ કેવા માંગે બધા તો પૂજ્ય નથી ને કલયુગમાં લોકો જે છે તે પૂજ્ય છે આ યુગમાં એમ કહી રહ્યા છે તેઓનું પૂજ્ય હોવાનું કહેલું છે તો જે નારાયણ નારાયણમાં ચિત્તવાળા છે તે પૂજ્ય છે એવું કેવા માંગી રહ્યા છે પાંચમાનું હા એટલે સામાન્ય રીતે તો એવો જ અર્થ છે એટલે બધા મૂળમાં સુબોધનીમાં આ વસ્તુ નથી પરંતુ પ્રકાશ પુરુષોત્તમજીનો જે પ્રકાશ છે એમાં એમણે આ વાતને સમજાવી છે એ નારાયણ પરાયણ જે લોકો છે કલિકાલમાં શાંતાત્મા તે થશે તો સ્વાભાવિક છે કે એમની પૂજ્યરૂપતા તો એમની જ ગણાશે વાત સમજાવી આ કલિકાલ એટલે આ કલયુગમાં એમ કહ્યું છે આ જે શંકા કરી અને એના પછી જેનું સમાધાન કર્યું ને આ એકદમ સારી રીતે નહીં સમજાઈ વાત કરો એટલે મને તમે આ ક્વેશ્ચન અહીંયા એવી રીતે છે કે હમણાં હજી સુધી કલિકાલ સ્ટાર્ટ નથી થયું જયારે સૂતજીને લોકો ક્વેશ્ચન કરી રહ્યા છે તો અત્યારે એ બધા ઉપાયો ન કરવા જોઈએ એવી શંકા થાય તો એવી આજ્ઞા કરે છે કે આ કલયુગ મતલબ કે કલયુગ હમણાં છે અને એના ઉપાયો જે પણ શાસ્ત્રમાં બતાવેલા છે એ અત્યારે જ કરવા જોઈએ સ્ટાર્ટ થાય પછી અમે લોકો કરશું એવું નહીં એટલે મને એવું લાગે છે કે સંધિકાલ છે એ વિષયમાં કઈ વાત લાગે છે મતલબ દ્વાપર અને કલીનો વચ્ચેનો ટાઈમ છે અત્યારે કોઈ એવું વિચારે કે હજી કલિકાલને વાર છે તો એવું નહીં અત્યારે જે સાધનો કરવા જોઈએ એવું લાગે છે એટલે કલયુગ સ્ટાર્ટ થઈ ગયું છે કે દ્વાપર નું અંત અને કલીની સ્ટાર્ટ એવી કઈ વચ્ચલો પીરિયડ છે એટલે ઇન્શોર્ટ અહીંયા વાત એ છે કે ઉપાયો કરવા માટે વેઇટ નથી કરવાનું હમણાં જ આ ઉપાયો કરવાના છે એટલે આ કલી મતલબ પ્રેઝન્ટ ટેન્સમાં એને યુઝ કર્યો છે હા આગળ કરો કોનો વારો એક મિનિટ હું પૂછી આમાં અહીંયા એવું લખેલું છે ઘણા જરૂરી લાંબા કાળથી થઈ શકે તેવું સાધન હોય ત્યારે તે કહેવું ન જોઈએ એવી શંકા થાય તેથી કહે છે કે કલીના દોષથી જ અલ્પ આયુષ્યવાળા થયા છે સ્વભાવથી તેવા નથી એટલે આ વાત જો કલિકાલના નારાયણમાં ચિત્તપરાયણ લોકો માટે જો આ વાત હોય તો એ લોકો એ લોકોમાં જે આ બધા દોષ છે એના કારણે એ લોકો આવા દીર્ઘકાલીન સાધનો નથી કરી શકતા નહીં તો કરી શકે છે એટલે એ લોકોમાં સામર્થ્ય છે એટલે એમને કહેવું જોઈએ એવો અહીંયા અર્થ થાય છે એટલે મને નીચે જે વાગી છે એની સાથે કનેક્ટ થતું એવું લાગે છે કે આ પ્રશ્ન એવો કર્યો કે આ સાધન એવું છે કે જેટલા વર્ષો લેતું હોય તો અમારું તો આયુષ્ય ઓછું છે તો અમે કરવા સક્ષમ નથી એટલે એવા ઉપાય અમને કેવા જ ન જોઈએ નીચે એ રીતે આજ્ઞા કરી છે કે જો આ સાધનો કરવામાં આવે તો અલ્પ આયુષ્ય વાળાનું પણ આયુષ્ય વધે છે એટલે સાધન કેવા પણ જોઈએ અને કરવા પણ જોઈએ આયુષ્ય ઘટે છે એવું નથી આ સાધનો કરવાથી આયુષ્ય વધી જશે અને સાધન કરી શકશે એ એટલે સામર્થ્ય છે એવું અહીંયા અર્થ લાગે છે કેમ કે બંને વાત અહીંયા નીચે વાત કીધી ને કે સાધન થી અલ્પ આયુષ્ય પણ વધે છે એટલે એ સાધનોની ઉપદેશ પણ થવું જોઈએ એ સાધનો કરવા પણ જોઈએ કે જેનાથી આયુષ્ય વધી જાય છે હા એટલે જે ભક્તો છે જે ભક્તો એ લોકો એ લોકોના સામર્થ્યમાં શંકા નથી એ લોકો જો કરશે કરવાની ઈચ્છા છે તો કરી શકશે મને હવે અહીંયા ભક્ત કેવું બરોબર નથી લાગતું કેમ હવે સાધન શું છે તો આગળ આજ્ઞા કરશે શાસ્ત્રીય સાધનો હોય પણ એ પણ પોસિબલ છે ને શાસ્ત્રીય સાધનો તો કારણ કે આપણે સુધી થયું જ નથી હા એટલે સાધન ઉપદેશ નથી થયો પણ એ તો મહાપ્રભુજી આજ્ઞા કરી કે બધા નષ્ટ થયા છે બરાબર છે એટલે આપણે ખાલી ધારણા કરીને ચાલવાનું હા પણ બરાબર છે પણ આ વાત આપણા સામાન્ય જીવો માટે છે ઋષિઓ માટે નથી એમ એમ તો સમજવાનું છે રાજ હા એ તો સમજવાનું મતલબ અહીંયા પણ પાછું હવે ક્વેશ્ચન તો ઋષિઓ જ ને કરી રહ્યા છે એટલે હવે વાત મતલબ મને લાગે ઋષિઓમાં પણ એ લોકો એવી કેટેગરી માની રહ્યા છે કે અમારા જેવા ને સિદ્ધ એ ટાઈપ નું પણ પોસિબલ છે આ લોકો સિદ્ધ છે પણ કોઈક એવા બી છે કે જે શરૂઆત વાળા હોય એમ હા મતલબ એ લોકોને એવું લાગે છે કે સૂતજીની કેટેગરીના અમે નથી અમે એના કરતા થોડું નીચું છીએ એટલે અમારા યોગ્ય જે સાધન છે અમને કહો એવું આગળ જ ભિન્ન જે છે એમના માટે સર્વસામાન્ય માટે શું બાતલ કરીને પોતાને બાતલ કરીને આ પ્રશ્ન એમાં હા એટલે પોતાને પોતાના ઋષિ માટેનો પ્રશ્ન નવમા શ્લોકમાં હતો આ દસમા શ્લોકમાં એક ઋષિઓ છે તો ચિરંજીવી છે એમને તો અહીંયા મંદ ભાગ્ય અને ઉપદ્રવા એનો અહીંયા કોઈ ઇસ્યુ નથી આવતો જે લોકો ઋષિ નથી તે ઋષિથી ભિન્ન જે છે જે ચિરંજીવી નથી મંદ ભાગ્ય નથી કે ઉપદ્રવ વાળા નથી મંદ મતી નથી એમના માટે આ શું સાધન છે એની વાત છે હવે જેમને પ્રશ્ન કરવો હોય ને એ વારાફરતી પોતે સ્ટાર વન કે જે કરવાથી થતું હોય તમને મેસેજ સંભળાતો હોય તે કરો તો પછી આ એકોની સમસ્યા સુલજી જાય समझ नहीं आती लागे कैसे यह करना तब एक साथ है सेट कर रहा ना तो इतने एक हो रहे ऑर्डर सेट नहीं हो रहा तो कैसे हो सके क्या Salim. Ah, vale. No, es el activo que vamos a મારા વાઇફ જ ફોન કરે કારણ હોસ્ટ હોય दिख रहा है अंबड सा दिख रहा है। Алексей, это вы не умерли? ઓલો બોલો સંભળાય છે પાછા કટ ગયા હલો આમાં જડે એક્સિડન્ટ જ હમણાં એટલે કોઈનો અવાજ હલો હા બોલો બોલો આજે છે એટલે આ પેલું આ કળિયુગમાં ને એ રીતે જે કરું જે હતા એ તો બધા જ કાલનું દ્રષ્ટા હતા ને બધા કાલને જોઈ શકતા હતા એટલે આ કલયુગ શબ્દ વાપર્યો હશે એટલે એ સમયના કલયુગના જે જીવો હતા એમની બધી જ અવસ્થાઓ એમને એ તે વખતે જોઈને આ બધું કહ્યું છે કે એમનામાં આ બધા દોષ છે ને એ રીતનું હોઈ શકે શું એમનું એટલે આમાં આપણે એમ કહ્યું ને કે હેલો સંભળાય છે હા અવાજ બહુ કપાઈને આવે છે બહુ જ કપાઈને આવે છે હા બોલો હેલો હા એટલે રાજાએ કહ્યું કે આ તે ને જોઈ શકતા હતા એટલે એ વખતના જીવો અને એમનામાં જે દોષો હતા એ બધા જોઈ રહ્યા હતા એટલા માટે આ કલયુગમાં એ શબ્દ વાપર્યો હશે કહી શકાય હા હા હા હા એ તો ઠીક છે એટલે આવનારો કલયુગ એમ દોષો છે જે શાસ્ત્ર વર્ણિત છે એટલે એમાં કદાચ મંત્ર દ્રષ્ટા ન હોય તો પણ જગ પ્રસિદ્ધ છે કે કલિકાલ આવો હોય છે હા ઓર કોઈને છે કઈ પ્રશ્ન હવે કોનો વારો છે આગળ ખ્યાલ નથી હેતલબેન જવાબ નહીં તો હું કરું છે કેટલા વાગે કારણ કે ક્યુએન્ડ સેશન છે ને જે નહીં થતું હોય જેજી એટલે મારું અત્યારે અનમ્યુટ છે તો આપ મને ક્વેશ્ચન આન્સર મોડમાંથી કેન્સલ કરો તો કદાચ એ સેન્સર મોડમાં સ્ટાર સિક્સ ને વન કરો તો એમનું ઓન થઈ જાય બીજું બંધ ના થતું હોય તો સારું હવે આજનો ક્રમ અહીંયા રાખીએ છીએ આમે આપણે કલિકાલમાં છીએ મંદ ભાગ્ય મંદમતી અને ઉપદ્રવ પણ છે બધા આગળ રાજા નો ક્રમ છે કરશે સંગત પ્રણાજી છે हेलो हेलो अब जिनको भी बोलना हो स्टार सिक्स करके बोलो हेलो मेरी आवाज इनको भी सुनाई देती हो स्टार सिक्स करके बोलो हेलो हेलो हाँ, राजा राजा हाँ। पिछले क्लास आ रही थी आवाज की भी नहीं वो क्लास बंद हो गया था ना इसलिए अभी मैंने नया शुरू किया अच्छा साढ़े नौ वाले क्लास जल्दी खत्म हो गए थे इसलिए अच्छा। हाँ तो पिछले क्लास में दान के टॉपिक में हमने छह फैक्टर्स उसके देखे थे कि उसमें छह चीजों मतलब जो शास्त्र में उसके छह अंगों का वर्णन किया गया है सबसे पहला दाता दूसरा प्रतिग्रहिता देय वस्तु स्थान समय उपक्रम और भावना अब इन छहों को यहाँ पे डिटेल में आगे बताया जाएगा ठीक है तो अभी मंत्र दानांग तो विचार उसमें सबसे पहला है मंत्र दाता ये टॉपिक से करने का है कौन करेगा जो ही कर जी राजा hmm. राजा आज यहाँ बहुत डिस्टर्बेंस है कुछ पीछे आवाज आ रहा है क्या नहीं मुझे तो नहीं आ रही है जी मतलब ये पीछे है ना कुछ कोई गरबा या नवरात्रि का पता नहीं क्या कुछ चल रहा है तो हमको लगा शायद आपको डिस्टर्बेंस ना आए नहीं नहीं अभी तो आवाज अच्छी आ रही है तेरी कर ठीक है जी राजा मतलब गुजराती वाला करूँ मतलब गुजराती में कि हिंदी में अब पुस्तक तेरे पास जो हो उसमें से रीड कर फिर जो एक्सप्लेन है हिंदी में करना जी राजे मंत्रदाता मंत्र प्रदान करने वाले को मंत्रदाता उपदेष्टा अथवा गुरु कहा जाता है मतलब हम्म। मंत्र जो दान करता है मतलब मंत्र जो देता है उनको मंत्रदाता या उपदेष्टा या गुरु कहा जाता है मतलब जो हमें हाँ। मंत्र है दीक्षा लेने से पूर्व दीक्षार्थी के लिए यह आवश्यक होता है कि जिसके पास से वह दीक्षा लेने जा रहा है वह मतलब कि मंत्र इक्वल टू गुरु मंत्र इज इक्वल टू दीक्षा प्रदान करने वाली शास्त्रीय तथा सांप्रदायिक योग्यता रखता है कि नहीं उसका परीक्षण करे हम्म। हाँ, मतलब यहाँ हमने पहली चीज ये देखी कि मंत्र जो हमें देता है उन्हें गुरु कहा जाता है या मंत्र दाता कहा जाता है फिर दीक्षा लेने से पहले जो दीक्षार्थी है मतलब जो स्टूडेंट है उसमें फिर यह हमें नोट करना चाहिए कि क्या वो दीक्षा लेने जो स्टूडेंट जा रहा है वो दीक्षा लेने के लायक है या नहीं है मतलब ऐसा नहीं जिस गुरु के पास से वो दीक्षा लेने जा रहा है वो ले, देने वाला व्यक्ति मतलब कि वो गुरु जो है वो योग्य व्यक्ति है या नहीं अच्छा जी मतलब मतलब गुरु का इसमें बता रहा दाता मतलब कि मंत्र देने वाला जो गुरु है वो वो योग्य है कि नहीं ये बात शिष्य को चेक करके जाना चाहिए अच्छा जी राजा मतलब उसमें तो- दो यहाँ पे बताई कि एक शास्त्रीय और सांप्रदायिक मतलब कुछ जो योग्यता है वो शास्त्रीय होती है और दूसरी योग्यता जो है वो सांप्रदायिक होती है ये दोनों योग्यता उसके अंदर है या नहीं है वो चेक करने के बाद ही व्यक्ति के पास से दीक्षा मतलब गुरु के पास से दीक्षा लेनी चाहिए जी राजा हम्म सांप्रदायिक ही गुरु शिष्य परंपरा सुव्यवस्थित रूप से निरंतर चलती रहे तदर्थ प्राय सभी संप्रदाय के स्थापक आचार्यों ने अपने अपने धर्म ग्रंथों में इन विषयों का निरूपण किया ही होता है कि संप्रदाय की मंत्र दीक्षा प्रदान तथा ग्रहण करने के लिए किसे योग्य अथवा अयोग्य माना जाए आ, मतलब हमने यहाँ जैसे पहले देखा कि हमें जिनसे शिक्षा लेनी दीक्षा लेनी है वो हमें गुरु में चेक करना है कि वह शास्त्रीय तथा सांप्रदायिक यो, योग्यता रखते हैं या नहीं रखते हैं फिर हमने यहाँ सेकंड में ये देखा कि सांप्रदायिक गुरु शिष्य जो है उनकी जो परंपरा है मतलब वो सुव्यवस्थित मतलब प्रॉपर तरीके से चल रही है या नहीं तदर्थ प्राय सभी सांप्रदायिक संस्थापक मतलब सही तरह से चल रहे हैं कि नहीं और फिर ये देखना है कि सारे सांप्रदायिक मतलब प्रॉपरली उस जो हमें दीक्षा दी जा रही है या हम जो बुक्स पढ़ रहे हैं वो सही आचार्य के बारे जो जो अपने ग्रंथों में जिन जिन आचार्य ने जो लिखा है उनका जो विषय है वो सही से निरूपण किया जा रहा है या नहीं किया जा रहा है और मतलब जो सही बोल रहे हो नहीं मतलब यहाँ ये कह रहे हैं कि हर एक संप्रदाय के जो स्थापक आचार्य हैं वो अपने अपने संप्रदाय की मंत्र दीक्षा देने के लिए कौन लायक व्यक्ति है और कौन लायक नहीं है इस बातों का निरूपण दीक्षार्थियों के लिए अपने धर्म ग्रंथों में करते हैं मतलब कि तुम किस गुरु के पास से तुम्हें दीक्षा लेनी चाहिए कौन सा गुरु योग्य है योग्यता के पैरामीटर्स क्या है इन सब का निरूपण जो शास्त्र मतलब जो संप्रदाय के स्थापक होते हैं जैसे पुष्टिमार के स्थापक महाप्रभु जी हैं तो वो फ्यूचर में जाके मेरे संप्रदाय की दीक्षा देने वाला व्यक्ति कौन होगा कैसे व्यक्ति के पास से आगे जाके शिष्यों को दीक्षा लेनी चाहिए वो चेक मतलब उसके पैरामीटर्स अपने अपने धर्म ग्रंथों में बताते हैं वो बताने का रीजन ये है कि वो जो स्थापक आचार्य हैं वो ऐसा चाहते हैं कि मतलब उनके बाद भी आगे भी परंपरा से जो है संप्रदाय चलेगा तो वो ढंग से चलना चाहिए उसके गुरु और शिष्य सब योग्य होने चाहिए अयोग्य व्यक्ति कोई भी संप्रदाय में एंटर नहीं करना चाहिए और ना ही उसके स्थापक मतलब उसकी परंपरा में आने वाले आगे जाके जो भी आचार्य होंगे वो ऐसे होने चाहिए इसलिए पूरा संप्रदाय एकदम व्यवस्थित रूप से चले इसलिए वो लोग प्रिकॉशनल लेवल पे ये ध्यान रखते हैं कि देने वाला और लेने वाला दोनों योग्य होने चाहिए इसलिए देने वाले मतलब मंत्रदाता गुरु के चेक करने के पैरामीटर्स कि वो व्यक्ति दीक्षा देने के लिए योग्य है या नहीं है उसके पैरामीटर्स हर स्थापक आचार्य जो हैं वो अपने धर्म ग्रंथों में बताते हैं जैसे कि यहाँ पे मतलब प्रसाई महाप्रभु जी को ले लो तो पुष्टि मार्ग में आगे जाके महाप्रभु जी के जो भी वंशज हैं वो इस परंपरा को निभाएंगे आगे जाके और पुष्टि मार्ग में दीक्षा देना दीक्षार्थी मतलब शिष्यों को एंटर करवाना पुष्टि मार्ग में ये सब उनकी रिस्पॉन्सिबिलिटी है तो वो योग्य है कि नहीं इसको चेक करने के लिए महाप्रभु जी ने सर्वनिर्णय प्रकरण में इसके मतलब पैरामीटर्स बताएं कि कैसा गुरु से तुम्हें दीक्षा लेनी चाहिए और कौन व्यक्ति दीक्षा देने के लिए योग्य है जो हमने तुम लोग को भी ये श्लोक आएगा तो याद आ जाएगा प्रवेशिका में हमने गुरु के लक्षण ये टॉपिक में इस बात को पढ़ा था जी राजा मतलब वो जो श्लोक था वो कृष्ण सेवा परम वीक्ष दम्भादि रहितम नरम श्री भागवत तत्वज्ञम भजे जिज्ञासु राधराज मतलब कि कृष्ण सेवा परम वीक्ष मतलब कि वो कृष्ण की सेवा करता होना चाहिए दम्भादिरहितम नरम कृष्ण की सेवा जो है अभिमान ईर्ष्या किसी को दिखावे के लिए नहीं करके और शुद्ध पुष्टिमार्ग मार्ग निष्काम भाव से अपने घर में महाप्रभु जी के सिद्धांतों के अनुरूप ठाकुर जी की सेवा करता हो श्री भागवत के मतलब कि भागवत जो भक्ति शास्त्र है जो हमारे पुष्टिमार का बेज है उसके तत्व को जानने वाला होना चाहिए भजे जिज्ञासु राधरात ऐसे गुरु को शिष्य को भजन करना चाहिए ऐसा गुरु जो है वो पुष्टिमार में दीक्षा देने के लिए लायक है ये चेक करने के पैरामीटर महाप्रभु जी ने स्वर्ण प्रकरण में ये श्लोक दिया है कि ऐसा गुरु हो जो कि कृष्ण की सेवा करता हो महाप्रभु जी के सिद्धांतों के अनुरूप चलता हो महाप्रभु जी के सिद्धांतों का जानकार हो पढ़ाता भी हो भागवत के तत्व को जानने वाला हो ऐसे गुरु के पास से पुष्टि मार्गी व्यक्ति को दीक्षा लेनी चाहिए राजा लेकिन हेलो हाँ बोलो राजा जो जो शिष्य है मतलब उसको तो वो तो बिल्कुल अनभिज्ञ है उसको तो ये कुछ पता ही नहीं है ये सब तो बातें उसको बहुत बाद में पता पड़ती हैं या फिर या फिर जब दीक्षा वो ले लेगा उसके बाद जब कुछ ग्रंथ अध्ययन करेगा तब उसको पता पड़ेगा तो ये पहले से कैसे उसको पता पड़ेगा और जैसे आप जो साधन प्रकरण भी जैसे कह रहे हो तो मतलब वो तो जैसे अभी हम ही लोगों ने इतने टाइम बाद वो सब पढ़ाना चालू किया साधन प्रकरण और ये सब तो ये सब तो तब पता पड़ा तो जैसे शुरुआत में ही ये कैसे कोई शिष्य को ये पता पड़ेगा कि उसको गुरु का ऐसा देखना चाहिए कि वो गुरु इस योग्य है या नहीं पहले मैंने ये प्रवेश का पढ़ाते टाइम भी ये बात बताई थी कि हर चीज ऐसी नहीं होती है कि जो एक काम करो कि क्वेश्चन को भी पेंडिंग रखो टॉपिक खत्म होगा तब तक समझ आ जाएगा जी हम्म। और राजा एक एक प्रश्न और था ये कि अगर जैसे अगर दीक्षा ले ली है हाँ। और ऐसा फिर अपन को बाद में ऐसा ग्रंथों के अध्ययन करने के बाद ऐसा पता पड़ता है कि वो जो गुरु है वो योग्य नहीं था दीक्षा देने के लिए तो फिर तब फिर वो शिष्य क्या करे अगर जब हमें ऐसा लगे कि हमने गलत व्यक्ति से दीक्षा ले ली थी अज्ञानता में ले ली थी तो ठीक है अब तो जो होना था वो तो हो गया इसलिए अब हमारा कर्तव्य ये बनता है कि अब जब हम सब बातों को जानते हैं महाप्रभु जी के सिद्धांतों को समझते हैं उस मंत्र के ब्रह्मसवन मंत्र के सही अर्थ को अब हम जानते हैं तो हमें महाप्रभु जी को अपना गुरु मान के और महाप्रभु जी की आज्ञा के अनुसार महाप्रभु जी को ही गुरु मानना गुरु व्यक्ति को गुरु नहीं मान के महाप्रभु जी की आज्ञाओं को सिद्धांत ग्रंथों को शास्त्र में से पढ़ के उनको हमें फॉलो करना चाहिए जी हाँ जो ही कर आगे जी राजा सांप्रदायिक योग्य के अतिरिक्त कुछ ऐसी जो ही अब स्टार सिक्स करके बोल राजा सांप्रदायिक योग्यताओं के अतिरिक्त कुछ ऐसी सामान्य योग्यताएं भी गुरु के परीक्षरा परीक्षणार्थ सूचित की जा सकती है जिनका की स्वीकार करने में किसी भी संप्रदाय अथवा दीक्षार्थी को कोई आपत्ति नहीं होनी चाहिए मतलब अब यहाँ ऐसे अपन को बताए गए हैं रूल्स मतलब ऐसी सामान्य योग्यताएं बताई गई है जो हम जब शिक्षा दीक्षा लेने जाते हैं गुरु के पास तो हम ये कॉमन चीजें उनमें देख सकते हैं तो यहाँ पे पहली चीज बताइए दीक्षा दाता जिससे जिस सांप्रदायिक दीक्षा प्रदान करता है उसको उस संप्रदाय के सिद्धांतों को संपूर्ण ज्ञान है मतलब कि जो दीक्षा दे रहे हैं मतलब जो गुरु दीक्षा दे रहे हैं और जो संप्रदाय की दीक्षा दे रहे हैं क्या उनको उन संप्रदाय और सिद्धांत का पूरा पूरा ज्ञान है फिर सेकंड दाता अन्यों को जब संप्रदाय के सिद्धांतों को अनुसरण करने का उपदेश करता है तब वह खुद भी पाखंड लोभ लालच अथवा अभिमान आदि से रहित होकर संप्रदाय के सिद्धांतों के अनुसार अपना सांप्रदायिक जीवन जीता है फिर सेकेंड पॉइंट यहाँ ये बोला है कि जो गुरु हैं वो हमको जो ज्ञान देते हैं मतलब संप्रदाय और सिद्धांतों के बारे में तो वो खुद क्या अनुसरण को कर रहे हैं और मतलब ऐसा तो नहीं है कि वो खुद भी कोई पाखंड में मतलब कोई ऐसी चीज पाखंड या कोई लोभ में या कोई लालच में या कोई अभिमान से कर रहे हो मतलब ऐसे कुछ खराब काम कर रहे हो मतलब किसी को झूठ मतलब ऐसा सब लोभ कर रहे हैं लालच कर रहे हैं पाखंड काम कर रहे हैं तो क्या वो सही से फॉलो कर रहे हैं कि नहीं कर रहे हैं उन सिद्धांत को ऐसा हाँ अपने शिष्य के अज्ञान दूर हो तथा उस संप्रदाय के सिद्धांतों का संपूर्ण ज्ञान हो तदर्थ दीक्षा दाता क्या निरंतर प्रयत्नशील रहता है मतलब कि जो उनका गुरु है मतलब गुरु का जो शिष्य है मतलब शिष्य का जो अज्ञान दूर करना है मतलब उनको कुछ डाउट्स वगैरह है या ऐसा कुछ उसको अज्ञान हो रहा है तो क्या मतलब गुरु जो है वो संप्रदाय के सिद्धांतों को समझकर और उनको एकदम रेडी रहते हैं हमेशा मतलब कोई भी डाउट सॉल्व करने में या कभी भी उनको कोई शिक्षा देने में तो ऐसी यहाँ तीन चीजें बताई गई थी यहाँ पे कॉमन योग्यताओं में कि जिनसे हमें पता पड़ेगा कि कैसे गुरु के पास हमें दीक्षा लेनी चाहिए उनमें हमने पहला तो ये देखा कि हम जिस गुरु के पास जा रहे हैं क्या उनको संप्रदाय दीक्षा लेने का पूरा पूरा संप्रदाय और सिद्धांतों का पूरा पूरा ज्ञान है या नहीं फिर सेकेंड ये बता रहे हैं कि उनको तो ज्ञान है पर क्या वो उन ज्ञान को पूरा पूरा फॉलो कर रहे हैं या नहीं कर रहे हैं मतलब क्या वो कोई लोभ डोम या ऐसा कुछ लालच अभिमान ऐसा तो नहीं कर रहे हैं और थर्ड हमने ये देखा कि क्या वो शिष्य का डाउट्स वगैरह कंफ्यूजन वगैरह दूर करने में और हमेशा उनको ज्ञान देने में हमेशा पूरा पूरा मतलब प्रयत्न करते हैं या नहीं करते हैं हाँ। इच्छा हाँ। चाहे किसी भी सांप्रदाय का क्यों न हो इन तीनों प्रश्नों के उत्तर हाँ में मिलने ही चाहिए अर्थात सर्वमार्गीय सिद्धांतों का ज्ञान सिद्धांत अनुसार दम्बार्दिहित जीवन तथा शिष्य को सिद्धांतों का उपदेश करने में तत्परता ये तीन बातें किसी भी दाता में अनिवार्य अनिवार्य रूप से होनी ही चाहिए मतलब ये तीन चीजें जो है हम जब भी दीक्षा लेने में जाए गुरु के पास तो ये तीन चीजें तो हाँ में होनी ही चाहिए मतलब वो सारे सिद्धांत को फॉलो करे और सिद्धांत को मतलब हमको एकदम तत्परता से समझाए और उनको फॉलो करें वो भी तो ये तीन चीजें तो एकदम कंपल्सरीली वो गुरु में होनी ही चाहिए ये हाँ, हाँ ठीक है जी जी जी तो आगे मतलब यही बात तो बताई गई है कि कुछ क्या होता है जैसे अब गुरु है तो हमेशा ऐसा जरूर नहीं होता कि शास्त्रीय योग्यता हो वो ही बात नहीं देखनी चाहिए एज मतलब ह्यूमैनिटी भी उसके अंदर होनी चाहिए जो सामान्य हम एक अच्छे इंसान के जो लक्षण हम देखना चाहते हैं वो भी उसके अंदर होना चाहिए ओवरऑल वो कुछ मतलब नियर टू आइडियल वो होना चाहिए मतलब बुरी आदतों वाला हो टेढ़े मेढ़े काम करने वाला हो लोभ लालच वाला हो तो ऐसा गुरु हमें नहीं मिलना चाहिए मतलब पुष्ट मार्गी आचार्य के पद पे बैठने वाला जो वंशज है महाप्रभु जी का वो ऐसा नहीं होना चाहिए उसके तीन यहाँ पे लक्षण बताए गए हैं कि दीक्षादाता जो है वो संप्रदाय की जो दीक्षा देने वाला है वो संप्रदायों के सिद्धांतों को अच्छी तरीके से जानता होना चाहिए संप्रदाय के सिद्धांतों का उपदेश वो करता है तो खुद भी उसका अनुसरण करने वाला होना चाहिए मतलब मैं ऐसे बोलूं कैसे करना चाहिए पर मैं खुद ऐसा करती नहीं हूँ ऐसा नहीं वो सिद्धांतों को समझाए भी और खुद भी उनका अनुसरण करे और जो अनुसरता है वो पाखंड से किसी को दिखाने के लिए पैसे कमाने के लिए ऐसा नहीं होना चाहिए जैसे आजकल मतलब जो गोसाई बालक जैसे कर रहे हैं कि सेवा जो है वो उनके लिए कर्तव्य रूप नहीं है वो लोग उनकी बात को सुने या लोग उनको देखें उनको महान माने उनके पास आए उनको भेंट धरे माँ ठाकुर जी के मनोरथ के नाम पे पैसे दे इसलिए वो लोग सेवा का दिखावा करते हैं खुद सेवा में परारण नहीं होते तो ऐसे किसी लालच की वजह से या दम्भ की वजह से लोगों को दिखाने के लिए पाखंड के लिए ऐसे सब कार्यों को अगर वो करते हैं मतलब सांप्रदायिक कार्यों को तो भी वो बात योग्य नहीं है और ये कि महाप्रभु जी के सिद्धांतों को वो समझाए भी मतलब केवल दिखावा ही करता रहे ऐसा नहीं जो सिद्धांतों को वो पढ़ा है वो शिष्य वर्ग को पढ़ाना भी उसकी ड्यूटी है महाप्रभु जी के जो भी अनुयायी हैं जो भी उनसे दीक्षा लेते हैं उन लोगों को उन सिद्धांतों को पढ़ाना भी जरूरी है वो भी करता हो ये तीन बेसिक लक्षण जो है वो गुरु के अंदर होने चाहिए ये तीन लायका अगर संप्रदाय के गुरु के अंदर है तो ऐसे व्यक्ति के पास से हमें दीक्षा दीक्षा लेनी चाहिए जी जय हेलो हाँ जी जय जय पूछना है किसी को कुछ इसमें अच्छा हाँ जो कुछ ने क्वेश्चन किया हाँ तो उस संदर्भ में ये है कि सबसे पहली बात तो ये है कि तुम दीक्षा लेना चाहते हो तो ऐसा नहीं होना चाहिए कि आज हमने किसी इंसान को देखा और आज के आज हम उसके पास से जाके दीक्षा ले आए या ऐसी उतावल करने की जरूरत नहीं होती मेरे हिसाब से कोई भी बुद्धिमान इंसान है जैसे हम किसी स्कूल में अपने बच्चों का एडमिशन दिलवाना चाहते हैं तो हम कितना ध्यान रखते हैं उस स्कूल के बारे में पूछताछ करते हैं दूसरे लोगों से उसका ओपिनियन लेते हैं स्कूल जाके और वहाँ की इंफॉर्मेशन कलेक्ट करते हैं कितना सब करते हैं उसी तरह जैसे एग्जाम्पल ले लो कि शादी ब्याह वगैरह होते हैं तो हम लोग सामने वाले व्यक्ति के बारे में कितना पूछता है सोसाइटी में पूछते हैं खुद देखते हैं कितना टाइम लगाते हैं ऐसे अचानक से आज देखा और आज के आज हो गया या आज स्कूल के का नाम सुना और आज के आज हमने एडमिशन ले लिया ऐसा नहीं होता है हम आसपास लोगों को पूछते हैं देखते हैं एक्सपीरियंस लेते हैं टाइम लेते हैं ऑब्जर्व करते हैं तो प्रैक्टिकली ऐसा होता है कि बहुत सारी बातें ऑब्जर्वेशन से लोगों के ओपिनियन से हमें समझ आ जाती है इसलिए दीक्षा लेने के बारे में भी हम भले ही सिद्धांत ग्रंथों को न जानते हो पर लोगों के आचरण को देख के आसपास के लोगों से उनके आचरणों के बारे में पूछ के ऐसे व्यक्ति को एक दो बार मिलने से उनको ऑब्जर्व करने से हमें कुछ बातें तो समझ में आती आ जाती है और ये है कि संप्रदाय में अगर तुम दीक्षा लेना चाहते हो तो ये है कि ऐसा नहीं होता है कि हमने आज चाहा और हमने आज ले लिया सामान्य इंफॉर्मेशन तुम्हें भी उस संप्रदाय के बारे में होनी चाहिए भले बेसिक लेवल की कि संप्रदाय क्या है इसकी साधना क्या है इसका गोल क्या है हम क्या चाहते हैं हम क्या कर सकते हैं इन सब चीजों में अच्छी तरीके से विचार करना चाहिए आज सोचा और आज ले जैसे आजकल लोग ले लेते हैं वैसा नहीं होना चाहिए कोई भी बुद्धिमान इंसान है तो हम आसपास के बारे में सोचते हैं तो उसी तरीके से धर्म रिलीजन इन सब बातों में भी इन सब चीजों को हमें सीरियसली लेके खोजबीन कर करा के किसी व्यक्ति के पास से दीक्षा लेनी चाहिए संप्रदाय के बारे बारे में भी सारी इंफॉर्मेशन हमें गैदर करनी चाहिए डिटेल हमें नहीं पता चलेगी सामान्य बेसिक लेवल की इंफॉर्मेशन हमें होनी चाहिए और आज के इंटरनेट के ज़माने में या इतने सब बुक्स अवेलेबल हो तब ये बात इम्पॉसिबल नहीं है ऐसा मुझे लगता है आगे करूं नहीं इसमें किसी को कुछ पूछना है हाँ ठीक है तो कुछ तूने क्वेश्चन पूछा तो इसलिए मैंने पूछा तुझे समझ में आया ठीक है तो अभी पाँच मिनट है मंत्र तो आगे का टॉपिक हो नहीं पाएगा तो आज हम यहाँ रखते हैं आगे का नेक्स्ट क्लास में करेंगे जी अजय हेलो हेलो हाँ हाँ कुछ राजे मेरी आवाज नहीं आ रही थी क्या नहीं अभी तक नहीं आ रही थी अच्छा मैं ये पूछ रहा था कि जैसे आ, आप जैसे जो आपने जो बताया कि ये जो सारी गुरु के जो लक्षण जैसे ऐसे सब पूछताछ करके लेकिन जैसे राजा जैसे हम लोग भी जैसे दीक्षा लेने के बाद ही ये सब इतना ये सब जो ग्रंथ है वो पढ़ रहे हैं उससे पहले तो जैसे जो शिष्य वो सब ये ग्रंथ वो कैसे पढ़ेगा या तो जैसे कोई उसको बताने वाला होगा आजकल इंटरनेट पे विकिपीडिया देखो तो सारी इंफॉर्मेशन अवेलेबल है जो बुक्स तुम लेना चाहो पुष्टिमार के बेसिक रूल्स को जानने के लिए वो तुम्हें कहीं से भी वैष्णव नहीं हो फिर भी मिल सकती है इसलिए ये बात मैं कहना चाह रही हूँ कि किसी भी संप्रदाय को तुमने देखा और तुमने उसमें सीधा एडमिशन ले लिया ऐसा नहीं होता है उसके बारे में संप्रदाय के बारे में एडमिशन से पहले भी उसकी बेसिक इंफॉर्मेशन हमें होनी चाहिए और इन्फॉर्मेशन को लेने के बाद हमें उस संप्रदाय की दीक्षा लेनी चाहिए ऐसा किसी ने कहा किसी को देखा और हम घुस गए ऐसा नहीं होना चाहिए जी और राजा जैसे जो आपने जो पहले बताया था कि जैसे मैंने जो पूछा ना कि अगर जैसे बाद में ऐसा पता पड़ा हो कि गुरु वो सहयोग नहीं थे जिनसे दीक्षा ली है तो अपने जैसे कोई इसका दोष तो नहीं है ना दोष की बात ये है कि अब हमसे जो गलती हो गई वो हो गई और दोष का मतलब ये है यहाँ के हमारा वो टाइम वेस्ट हो गया अगर हमने गलत गुरु के पास से दीक्षा ले ली हम जान नहीं कि हमें क्या करना है हमें योग्य मार्गदर्शन नहीं मिला अब इतने दस पंद्रह सालों के बाद मिला तो मिला अब हम सही रास्ते पे आ गए इतने संतोष की बात है दोष हमें नहीं लगता है हम मतलब अनजाने में हो गया तो राजा लेकिन वो जो ब्रह्म संबंध की जो है वो क्रिया वो फिर मानी जाएगी या नहीं मानी जाएगी ना ना उसमें गलत बात नहीं वो तो माना जाएगा भले राजा अगर मतलब वो अयोग्य ऐसा अपन को ऐसा लगता हो कि वो गुरु योग्य नहीं थे तो भी माना जाएगा हाँ फिर मतलब गुरु अब उसको तो नहीं मान सकते उसमें हमें महाप्रभु जी के लक्षणों के हिसाब से तो अब वो गुरु नहीं रहा है इसीलिए मैंने कहा कि ऐसे सिचुएशन में महाप्रभु जी को अपना गुरु मान के उनके शास्त्र ग्रंथों को पढ़ के उनकी बताई हुई जो भी आज्ञा है उसका अनुसरण हमें करना चाहिए अब जब हमें सही बात के पता चल गया है तब से हम्म, हम्म। ठीक है और कुछ पूछना है किसी को नहीं राजू नहीं राजा ठीक है तो आज का यहाँ रखते हैं अब सोमवार से तो हम वार्ता जी करेंगे फिर बुद्ध गुरु शुक्र गुरु शुक्र शनि तीन दिन हम ये ले लेंगे पुष्टि पत्र ठीक है आज का यहाँ रखते हैं धन्यवाद प्रणाम धन्यवाद राजा धन्यवाद प्रणाम राजा